એટલે એટલે અત્યારે વ્યારથી બંધાય છે તેથી વ્યારમ ના મધ્યમ ના કેળે કહ્યું છે ને મારી ભગવાન મારી ભગવાન નહીં કહ્યું વ્યારમ મધ્યમ કે નક્કી કોઈ સાથે વ્યાર ના બંધાય વ્યાર ના બંધાય એટલું જોવાનું સમજ ને અરે બસો રૂપિયા આપડે માગતા હોય છતાં પેલો ઊંધો ચોટી પડે તમે શેના માગો છો હું માગું છું તો આપડે ચોટી પડ્યો આવો કોઈ માણસ મળે ને માટે એને વહેલા વહેલી બોલાવીને આપી દેવા ને સહી કરાવી દેવાની ખબર ને એ નિકાલ કરી નાખો એ તો કાલે બે લાખ બાદ એના કરતા બસો પતી ગયું આપડે હવે સંભાળ નિકાલ કરે આપડે મોક્ષે જવું છે આ રૂપિયા લઈ રૂપિયા કઈ લઈ જવાય ને રૂપિયા આપી કરીને નિવેડો કરીને મોક્ષે જવાનું રૂપિયા જોડે લઈ જાય એક જૈન હતા તે મારી જોડે ફરતા હતા મારી ઉંમરના હતા એમને કહ્યું તમારા ફાધર આટલી બધી મિલકત આપવાના છે અને ફાધર બિચારા કપડા પહેરતા નથી અને તમારા સારું જે બધું કરે છે તો ફાધર નું જરા વધુ પડતું માન રાખવું જોઈએ તમારે અને આ ફાધર તમને બધું આપી જ છે કારણ કે મારા ફાધર તો જો લઈ જવાતું હોય ને લઈ જવાતું સારું છે જો લઈ જવાતું હોય તો મારા ફાધર દસ લાખ દેવું કરી મારે રહેવા દે આટલી બધી તમારી બુદ્ધિ આજે જ જોવાની દસ લાખ દેવું આવી બુદ્ધિ આપડે ભલા માણસ આપણને આવું આવડે ને <laughs> ચોથી આજ્ઞા પૂરી થઈ ગઈ આજ્ઞા પૂરી થઈ વેર ના બનતા જતે ઊંચે મૂકી દેવાનું અપમાન કરી ગયો હોય તો શું નામ તારું રશ્મિકાંત રશ્મિકાંત નું કરી ગયો તને તને કોણ કરવાનું તને ઓળખતો નથી અને પછી રશ્મિકાંત માં કચાયા કચાય તારો દોષ હશે તે કર્યું છે નહીં કોણ તારો દોષ નહીં હોય તો એને એ ભોગવશે હું તું જ શું કરે સમજો ભાઈ નહીં કચાયા કચાય તો આપણને તો અપમાન કરનાર ને આપણે ઓળખે જ નહીં એની જાતને ઓળખતો નથી હા એ જ્ઞાન આપેલું ઓળખે અમારે એ તારા સિદ્ધાર્થમાં જુએ ને તને જુએ ને કારણ કે રિલેટિવ ને રિયલ દ્રષ્ટિ જોઈ શકાય ને કેટલા થયા વાક્યો લીખો ચાર થયા ચાર માં કઈ અઘરું હા પાંચમું વાક્ય આપું પાંચમો હવે અત્યાર સુધી તો રશ્મિકાંત ના નામનો બેંક માં એકાઉન્ટ છે ને રશ્મિકાંત નો સર્વિસ બંને નો રશ્મિકાંત નો નામ પર બેંક એકાઉન્ટ છોકરા રશ્મિકાંત આપડે કશું લેટે <laughs> રશ્મિકાંત નો આપણું કશું નહીં આ બધું કુદરત ની જપ્તી માં ગયું આપડે સમજે ને વ્યવસ્થિત શક્તિ માં જપ્તી જતું આપડે તો હવે હાથી સુધાર્થ માન ચોપડે બાંધી દેવાનું આ સુધાર્થ માન ચોપડે શું જમે થાય તે કે છે જેટલી આજ્ઞા પાડશે એટલે મેરે જમે થઈ જશે જેટલી આજ્ઞા પાડશે ને તે ચોપડે જમે થશે અમે કઈ પૈસા પૈસા દાવવાના નહીં ને જેટલી આજ્ઞા પાડશો આ પાંચ આજ્ઞા આપીશું જેટલી પડાય એટલી fifty percent sixty percent seventy percent થતો ને ઓછી પડાય મારી પાસે આપવું તો હું ત્યારે ફરી વિધિ કરી આપું શક્તિ આપું અને પછી અહીંયા આગળ તમે અહીંયા આગળ અમારી પાસે આવો તે છે ચોપડે જમે થાય બહુ જબર જમે થાય જબરદસ્ત રકમ મોટી થાય પછી પુસ્તકો વાંચો દાદાજીનો જે આપતવાળીઓ છે અક્રમ વિજ્ઞાન નામનું માસિક છે એ બધું વાંચો માસિકમાં શું થાય દરેક મહિને દાદાજી ની વાણી દરેક મહિને તમને મળે એટલે ઘેર બેઠો તમને મળે દેશમાં આવવું ના પડે અને દરેક મહિને મળે તમને એ માસિક તમારે લેવા લેવાનું સમજ ને બાર મહિના બહાર આવે માસિક બાંધી દેજો અને બીજા પુસ્તકો તમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ શું છે બધી જ જાતના ફ્રી ઓફ કોસ્ટ કારણ કે આ હપ્તો વાળી વેચાય નહીં એ તો આ આ છે તે માસિક એકલું એ તો માસિક ને જુદું આપેલું એ લોકોને કામ એટલે એનું ખર્ચા પૂરતું લઈ દે એ લોકો પણ પુસ્તક તો ફ્રી ઓફ શું બધા પુસ્તકો મળશે તમને આપશે અહીં કાલે બાલે આવજો ને ખબર ને કાલે આવે છે ને પાછું ખરી હા હવે કેટલા સુધી આવ્યું પાંચમી પાંચમી આજ્ઞા ચાલુ છે હા એ સિદ્ધાર્થ મારા ચોપડો આજ્ઞા પાડો એ તમે થાય આપણા પુસ્તકો વાંચો તેને તે જમે થાય અને જે જે બધું આપણું વાંચન કરો એ બધું જમે થાય આત્મા સંબંધનું કારણ કે બીજાને તો અધ્યાત્મ હોતું જ નથી અધ્યાત્મ તો અધ્યાત્મ કોને કહેવાય આત્માની સન્મુખ કરે એમનો અધ્યાત્મ શું કહ્યું આ તો આત્માની વાત જ નથી હોતી સંસાર ની જ વાતો પેલું શુભ ને બદલે અશુભ ને બદલે શુભ હોય છે એ કરો આ કરો પણ તે સારું કરો એમ પણ કરો માત્ર બંધન શું એટલે આ પાંચ આજ્ઞાઓ થઈ ગઈ હવે કશું શું રહ્યું હવે ને દર્શન ભાઈ <coughs> પેલું બેંક નું ખાતું ભલે રહ્યું હવે તો તે પેલા એને ખાતે ગયું વ્યવસ્થિત ને સાદે ને આપડા તાબામાં જ ના રહ્યું એટલે હવે તને સમજાઈ ગયું બધું બધું સમજાઈ ગયું ને આજ્ઞા Tell him that practicing is a lot harder though. Or harder. શું કે છે બેન to remember not to get angry and, and that is એ કે છે કે વર્તનમાં મૂકવું ગુસ્સે ના થવું આ બધું વર્તન માં મૂકવું ગુસ્સે ના થવું એ બધું અઘરું છે નથી જાણવાનું છે સમજવાનું વર્તન માં મૂકવાનું વર્તન તો વિના મૂકે આપડે ક્યાં વર્તન મૂકવાનું એને મનવચન કાયા હોય એ મૂકે આપડે મનવચન કાયા નથી પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થમાં એને વર્તન માં ક્યાં મૂકે સમજવાનું છે કે આ મારું ને આ મીનાનું આજે તારું અને મીનાની વચ્ચે માલકીપણાની લાઈન ઓફ ડિમાર્કેશન નાખી શું કર્યું લાઈન ઓફ ડિમાર્કેશન નાખી શું નાખ્યું હા તું ને રશ્મિકાંત વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આ રશ્મિકાંત નું આ તારું રશ્મિકાંત માં આપડે હાથ ગાલવો નહીં સમજ ભાઈ અને આ તારું રશ્મિકાંત ના ગાલે જોડે રેવાનું નિકાલ કઈ ખબર હવે તું રશ્મિ ખરેખર તું રશ્મિકાંત છું કે શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા હા શુદ્ધાત્મા થયો તો રશ્મિકાંત હું ખરેખર છું રશ્મિકાંત છું એવું જે તને જ્ઞાન હતું તે જ ઇગોઇઝમ હતું શું હતું ઇગોઇઝમ હતું ઇગોઇઝમ ગામ તને સમજાયું તમને સમજાવી સમજાયું તમને સમજાયું કારણ કે હું જે જૈન છું હું જયંત જ છું એમ જે માનતા હતા એ વાત બરોબર ના નીકળી હું શુદ્ધાત્મા જ છું એવું વાત આપણને બિલીફ બેસી ગઈ સમજે ને અને જયંત તો આ વ્યવહાર ચલાવવા પૂરતું નામ રહ્યું શું કહ્યું ડ્રામેટિક ડ્રામેટિક એટલે આજે ઇગોઇઝમ ગયું એની જોડે મમતા પણ ચાલી ગઈ શું ને આજ ઇગોઇઝ ની જોડે જ મમતા હોય તો ઇગોઇઝમ હું હતું તે અવરી જગ્યાએ બેઠેલું હતું એટલે ઇગોઇઝમ કહેવાયું અને પોતાની ખરી જગ્યાએ બેઠો એટલે એ ગોજો બુડી ગયો હું શુદ્ધાત્મા છું પેલો હું રશ્મિકાંત જ છું એમ બોલતો ઇગોજમ ગોન થયું સમજે ને વિજ્ઞાન થી ગોન ઇગોજમ જાય નહીં ઇગોજમ કોઈ કાળે જાય નહીં સમજાયું છે પછી હવે પેલા છતાં જ્યાં સુધી રશ્મિકાંત હતો ત્યાં સુધી વિમુખ દશા હતી શું હતી વિમુખ દશા આત્માને એટલે મૂળ આત્મા કહેવાતા હતા બહિર્મુખી કહેવાતા હતા કેવા કહેતા હતા બહિર્મુખી બહિર્મુખી મૂળ આત્મા ભૌતિક સુખોમાં જે નિરંતર રહ્યા છે સુખોમાં તે મૂળ આત્મા કહેવાય કે આત્માની મૂળ દશા કહેવાય કઈ દશા કહેવાય મૂળ દશા આત્માની મૂળ દશા એ મૂળ દશા છૂટી ગયા છે અને હું શુદ્ધાત્મા છું એ પ્રતિથી બેસી ગઈ શું બેસી ગયું પ્રતિથી બેસી ને હું શુદ્ધાત્મા જે પ્રતિથી બેસે ને તને બેસી ને એક સહાયક સંકેત છે શું છે પ્રતિથી બેસી અનામત તમે સમજ ને પેલી રોંગ બિલીફ હતી આ રાઈટ બિલીફ બેસી શું થયું રાઈટ બિલીફ હું શુદ્ધાત્મા થી રાઈટ બિલીફ અને તે કાયમ આખો આખો દાડો રહેશે તમને આ પ્રતિ નિરંતર રહેશે એટલે કૃષ્ણ ભગવાન નિરંતર રહેતી હતી એક સહાયક સંગીત હતું એક સહાયક સંગીત તમને થયું આ આમ થયું તમને આખો નિરંતર ક્ષણવાર ભૂલ્યા સિવાય રહે છે તો બોલો જે જ્ઞાન નિરંતર જાગૃતિ આપે છે હવે એ જાગૃતિ જે ઉત્પન્ન થઈ નિરંતર એ જયારે એને ફૂલ સ્ટેજમાં આવી જશે કેવું જ્ઞાન કહેવાય છે શું થયું કેવું જ્ઞાન ત્યાં ફાઇલો નિકાલ કરી રહેતા તારે બાકી હોય બે પાંચ હજાર કે જે તમારા નિકાલ કરવા મળે એટલે ઓછી થતી જશે એટલે હવે આપણે શું કરવાનું કે શુદ્ધાત્માનું ધ્યાન રાખવાનું અને ફાઇલ આવે કે ફાઇલો પહેલો નિકાલ કરવો એટલે બે કામ જયારે ફાઇલ ના હોય ત્યારે શુદ્ધાત્મા ધ્યાનમાં રહેવું અને ફાઇલ આવે એટલે ધ્યાન છોડી દઈને શુદ્ધાત્મા ફાઇલ નો નિકાલ કરવો બે કામ થયું એટલે આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થઈ શું થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે અંતરાત્મા થયો અંતરાત્મા અંતરાત્મા એટલે બે કામ કરે એક ફાઇલ નો નિકાલ કરે ફાઇલ ના હોય ત્યારે સુધારતો કરે સમજો ને આ ફાઇલો બધી ફૂલ એક બે અવતારમાં એકાદ અવતારમાં ફાઇલો ફૂલ પૂરી થઈ જશે એટલે તમારે એન્ટ્રી ગવર્મેન્ટ ફૂલ ગવર્મેન્ટ થઈ જશે ફાઇલ લીધે જ અંતિમ ગવર્મેન્ટ રહી ફાઇલો તો છે ને નિકાલ કરવો પડશે ને હવે તમે સમજાયું બધું એટલે અત્યારે ઇન્ટરીમ ગવર્મેન્ટ છે આ સ્થાપન થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ફૂલ ગવર્મેન્ટ થઈ જશે આ પાયલો નિકાલ પાયલો સંભાવ નિકાલ કરતા કરતા કરતા થઈ જવાનું હવે આજ રાતે આવું જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કર્યું કે જ્ઞાનીની પાસે જ રહેજો નિરંતર એમની જે જગ્યા હોય કે આશ્રમ કે એવું કઈ હોય ત્યાં સાથે જ રહેજો એટલે પહેલાના જમાનામાં ઘેર જઈને હતા કે જો છોકરો મોટો થયેલો છે દુકાન પર બે છે અને હું મારું આત્માનું કરી લઉં એવું કરતા નહીં પેલા ખબર પડે ને એટલે ભાઈએ કે આ તમે આત્માનું કરી લો છોકરો દુકાન કરે છે અને પછી તમારું જયારે આગળ પડે અમને બોલાવજો ત્યાં આગળ એ રીતે બધા આત્માનું પણ જોડે કરતા હતા અને અત્યારે તો જ્ઞાની પાસે પડી રહ્યો એવું છે એ કાયદો પડાયો છે તમે અમારી પાસે પડી રહ્યો ને તમારી ફાઇલો બૂમા બૂમ કરે એટલે અમારે કઈ જાવ જાવ સુધી હઈ નહીં તમે તો ફાઇલો નિકાલ કરી નાખો એટલે અમારે જ કહેવું પડે તમે જાઓ અહીંથી તો પછી આ કાયદો ના પડે કરવું શું પછી હવે તું કે ને કઈ ફાઇલો ઓછી કરવી ફાઇલો ઓછી કરવી ના ઓછી રસ્તો આવો મારે તમને રસ્તો દેખું દેખાડો આમ તમારે મારી જોડે પડી રહ્યું છે એટલે કઈ રસ્તો તો આમ કારણ કે જોડે પડી રહ્યા શું થાય આખો દાડો વાતાવરણ મળ્યા કરે આખો દાડો એમનું નિધિ ધ્યાસન થયા કરે મુખાદિન તો એમનામાં વિતરાગતા ને એવું દેખાયા કરે ને નિધિ ધ્યાસન થયા કરે નિધિ ધ્યાસન એટલે એમને જે શક્તિ છે ને એ સીધી ડિરેક્ટ પ્રાપ્ત થયા કરે નિધિધ્યાસન કરે કે ડિરેક્ટ પ્રાપ્ત થાય શું કહ્યું એ બધું તમારે થઈ શકે એમ છો નહીં હવે તો એના બદલે કશું ઉપાય તો જોઈએ ને તમારી બુક્સ બધી વાંચવી શું કે છે તમારી ચોપડીઓ બધી વાંચવી ચોપડીઓ વાંચવી તમારી ના હું હું દેખાડું તમને હું દેખાડું તમને કારણ ચોપડીઓ પાર ના આવે એને બધા અમને દેખાય છે ને ઉપાય બતાવી છે તે આપણે રાત્રે ગમે તે સુઈ જજો ઉગી જજો નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે ચલો મને નથી પણ જયારે સુઈ જાવ ત્યાં આંખો મીચી અને દાદા નું લીધી ત્યાં દેખાવું છે એ ગોઠવણી કરશો એટલે દેખાશે નહીં સમજો ને એકચ્યુઅલ ના દેખાય વખતે મુખ આવીને તો પણ ભીમ દેખાય એટલે બહુ થઈ ગયું કારણ એકચ્યુઅલ તો બુદ્ધિ પાછી પડ્યું એ કઈ વધુ ઉઠાવે સમજો ને એટલે ભીમ દેખાય તો દાદા દીધી દેશો ને અને હું શુદ્ધાત્મા છું એવું ધીમે ધીમે બોલ્યા કરવાનું કોઈ ઘરમાં દખલ ના થાય એ રીતે આપણે કોણ સાંભળે એટલું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાનું અને દાદારું લઈ દીધા કરતા કરતા એની મેળ ઊંઘાઈ જશે શું થયું તને ખબર પડી ને કેટલી વાર ઊંઘી જશો કેટલી વાર એવું કરશો દરરોજ કેટલા બોલો કેટલી વાર કરીએ શું કે છે આપ કહો હા ત્યાં બે ત્રણ મિનિટમાં ઊંઘા લાઈન થઈ એટલે પછી દાદાજી કહ્યું તે અવરું ચાલ્યું સ્કૂટી ખાઈને જાગ્યો હું અડધો કલાક એમાં નહીં જાગવાનું જીવી જવાનું જયારે ઊંઘાઈ જાય બે મિનિટમાં ને પણ આ ગોઠવી ઊંઘી જવાનું એક મિનિટમાં ગોઠવી જાય ને પહેલી માં ગોઠવી ગયા પછી જયારે ઊંઘી જાય ત્યારે અને કલાક સુધી ચાલે તો કલાક સુધી બોલ્યા ખબર કલાખુરી ચાલે ને કલાખુરી ચાલે તો કલાખુરી બોલવાનું અને કેટલાક ગોરીઓ વગર હું નથી આવી તેને એમને આવવા મળીએ ગોરીઓ વગર હું નથી આવી એને આવવા મળી છતાં ના ના આવે તો વાંધો નથી આપણે આવું ગોઠવી સુઈ જજો આવશે ને તમને ભૂલ ના થાય આટલું આ સાયન્સ છે જ્ઞાન છે એમાં એક વાક્ય તમે ભૂલો નહીં તો નુકસાન થાય એમાં આપણે એટલે જાગૃતિ રાખવાની આ બધી એટલે રાતનું આ ગોઠવવાનું હવે આમાં બુદ્ધિ હેરાન કરશે પાછી તો બુદ્ધિ શું હેરાન કરે તાકે એક માસ ને દહીં બનાવવું હતું ચિકન બનાવવા માટે ચિકન બનાવવા માટે દહીં બનાવવું હતું તે બે મણ દૂધ છે તેનો ઓળખણ વાળો ભાઈઓ છે ને તેને બોલે આવ્યો ભૈયાને કે તું બને દહીં સારું મારે તો સારું દહીં નહીં બનતું એટલે ભૈયા એ દૂધ ગરમ કરાડાઈ જયારે ઠંડુ પડવા દઈને આટલું દહીં નાખીને હલાય હાલ્યું હલાવીને પછી કદા મૂકી દે કે સાડા રાતના સાડા નવ વાગ્યા એટલે પેલો પછી પણ મારે શું કરવાનું આવે તારે કશું નહીં કરવાનું તું ઘરે રચા ટૂંકી જા કે એટલે હવારમાં તો ચોસલા મળશે પણ પેલો અક્કલ વાળો તો મનમાં એમ થયું કે એમની અંદર થતું જરા જોવું પડે કરવું પડે ઉપયોગ કરવા ગયો રાતે એક વાગે ઉઠ્યો ને આગળ ગાલી જઈ એટલું ગમે તે હવે ડાયનો લખો થઈ ગયો આ બુદ્ધિએ ડાયનો લખો કરાવડાયો એટલે તમારે આજે કહી દેવાનું બુદ્ધિ રહે કે કાલ બપોર તું જમવા આવજે આજનો દિવસ તમારા દાદાની આજ્ઞામાં રહ્યું છે કાલ બપોર તું જમવા આવજે એ જશે પછી કારણ કાયમી જોડે આપણે રહે તમે કોઈ જ આવો તમે કોઈ કાલ બપોર આવજે બપોર તમારે બેફામ પણ હોય તો જ હેરાન કરી જાય બેફામ પણ હોય ને તો તમારે કહેવાનું કે હા કાલે બપોર આવજે જમવા અહીં એ તો આટલું કરજો પછી આપણે ક્યાં સુધી આવ્યું નેક્સ્ટ બસ પાર્ટી થઈ ગયા હા તો હવે ગાય બસ માં શુદ્ધાત્મા દેખાશે તો મુસલમાન દેખાય કે ના દેખાય હે તો પછી આપણે હવે હિન્દુ કે વૈષ્ણવ શિવ ધર્મી કે જૈન ધર્મી એવું કશું રહ્યું નહીં આપણે કોઈ મતના ના રહ્યા આપણે આત્મધર્મી થયા આત્મધર્મી આત્મધર્મ સ્વધર્મ કેવાય પોતાનો જ ધર્મ કહેવાય સમજ ને એ પછી મુસ્લિમ હોય તો આપણે આત્મધર્મી અને આત્મા હાથે જ કામ નહીં બીજું કશું આપણે જુદો નહીં એટલે કોઈ મતમાં નહીં આપણે નિષ્પક્ષપાતી હવે ક્યાં સુધી આવ્યું પૂરું થઈ ગયું જ્ઞાન પૂરું થઈ જાય પણ રાત્રુ આ ધ્યાન નું ના થતા બીજું એ કે કાલે અહીં આવીને તમને મને કહી જાવ કે ભાઈ અમારું આ પ્રમાણે રાત્રે ધ્યાન રહ્યું ને બધું થયું એટલે પછી ભૂલચૂક થઈ જશે તો હું સુધારી આપું કારણ કે ફરી ફરી આ જ્ઞાન મળવું મુશ્કેલ છે માટે ભૂલચૂક સુધારી આપું ફરી તમારે લાગે પડી જાય તાજે તાજું હોય સુધારી શકાય સર હજુ ભાઈ ને તાજે તાજું હોય ભૂલ સુધારી શકાય એટલે આટલું લાગે પાડી દેજો તમારે તો અહીં ઘર જ છે ને અહીં રહેવાનું તો વાંધો શું આ બધા રહેતો કઈ ના નથી બધા નહીં તમે સમજાયું ને રાતનું ધ્યાન આ ચૂકશો ને રોજ નિયમ કરો દાદા વિશે આ દેખાવું જોઈએ ને સુધારતો સુધારતો જજો બધું ને અને પછી કાલે એટ એની ટાઈમ આવો એવું નથી તાર જવાબ કરી નિરાશ આવજો ને કેટલા વાગે જવા જવા પૂરો કાલ તો રજા છે કાલ તો રજા છે આજ્ઞા આપી છે આજ્ઞા જો માંથી સિક્સટી પર્સન્ટ આજ્ઞા પાડશે તો હું ચિંતા તમને થાય તો મારી પર બે લાખ નો દાવો મળજો બે લાખ ડોલર નો ડોલર પર ગયા એક ચિંતા માટે આનો સદુપયોગ દુરુપયોગ ના કરશો આવું વિજ્ઞાન ક્યારે પ્રગટ થયું નથી આજે ચાલીસ હજાર માણસો આવ્યા છે મારી પાસે કેટલા જૈનો દરેક આખા કાઠિયાવાડના જૈનો કચ્છના જૈનો સુરત ના અંગોળ રહી સુરત એમ સુરત આપણે સિમંદર સામે બીજા કરી બાંધીએ એક કરોડ બિલકુલ આ જોડે કૃષ્ણ ભગવાન આ ડેરા જુદો જુદો જુદો જુદો ડેરા જોડે એક જ સંકુલમાં કૃષ્ણ ભગવાન આ બાજુ શિવ મહાદેવજી મૂર્તિ મોટી અંબાજી માતાજી ગણપતિ બધું નિષ્પક્ષપાતી નિષ્પક્ષપાતી બંધાય છે પાંચ લાખ અમદાવાદ સુરત માં થયું આ કારણ કે આ લોકો પૂછારી મને જ્ઞાન એ સુરત ના સ્ટેશન થયેલું એટલે અહીંયા મળ્યું આ લોકોને તમારું એટલે જયારે દેશમાં જવું ત્યારે ત્યાં જજે કોઈ વખત કામ ચાલુ થયેલું છે દેશમાં જવું ત્યારે જજે પણ આમળે તો આ મારું પતાવી દે આ જ્ઞાન સ્થિર થઈ જાય એવું કરી નાખતો ભલે બે ત્રણ જરા દોડધામ કરવી પડે અને ફરી પાછા અમે પાછા આવીશું આમ લોસ એન્જલ ત્યાં ચોથી ચોવીસીએ ત્યાં પછી કરીને પાછા અહીંયા આવીશું પાછા તે ફરી આવે છે ત્યાં સુધીમાં તને કંઈક જરા કાચું પડી ગયું છે તો પાછી ફરી સુધાય ખબર ને કેટલી મોટી ગેરંટી એક ચિંતા થાય તો અમારી પાસે દાવા માટે ગેરંટી જેવી તેવી કહેવાય આ સ્ટોર વાળા આપડે જેવી ગેરંટી છે માટે આપણે લાગે પડે અમારી આજ્ઞામાં પણ પાંચ આજ્ઞા અઘરી નથી જરા બુદ્ધિ રખો કરશે બુદ્ધિ તો બુદ્ધિ કઈ દાદા ની આજ્ઞા પાડે આજ્ઞા બુદ્ધિ બુદ્ધિ સ્વભાવ ડકો કરવો બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે સંસાર હેલ્પ કરવું મોક્ષ નહીં પડી ગયું છે આટલા માર ખાધો તો આવે થોડે એટલે મારા બુદ્ધિ ના ભાઈ પણ બુદ્ધિ ના ભાઈ મને આવે છે હે સેન્ટ બુદ્ધિ ના ભાઈ કારણ બુદ્ધિ લિમિટેડ છે મારું તો જ્ઞાન અનલિમિટેડ છે કેવું બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય એ ચિંતિત માત્ર બુદ્ધિ હોય ચિંતિત માત્ર અહંકાર હોય અહંકાર આ દેહ ના માલિક થયા નથી છવ્વીસ કોણ બોલે તારી જોડે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલે તો આ હું ઉઠીશ ને તો આ હું બોલશે સુધાર્થમાં શુદ્ધાત્મા ત્રણ જણા ના ત્રણ જણા થઈ ગયું ને એવું નથી નામ બોલે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ સાયન્ટિસ્ટ સમજાય સાયન્ટિસ્ટ સમજણ પડતી નથી તમને સમજણ પડશે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે એ વક્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા છું આ ટેપ રેકર્ડ શું વાગી રહી છે હું જ્ઞાતા દસતા છું ને એટલે આ આ વાણી જે છે વિધાઉટ એની પોઈઝન પાંચ ટકા અહંકાર વગર વાણી ના હોય કેવું ને તે અહંકારી વાળી પાંચ ટકા પણ પોઈઝન જ હોય બિલકુલ પોઈઝન નિરંતર અમૃત ધરે તને ગમ્યું કે બધું રાતે ધ્યાન કરી સુઈ જજે હા સવાર માં બધું લાગે પાડી દઈશ ભૂલચૂક થઈ ક્યાં ઉઠી આવી પેલું થોડુંક આ ચોકડી છે ને કાઢો એ તારી પાસે લઈ જવાનું જોડે લઈ જવાનું તે અમારે બોલાવે છે થોડું બોલો ભાઈ પૂછે છે કે તમને સુરત ના સ્ટેશને જ્ઞાન થયું તો એ કેટલો વખત રહેલું પચાસ આમ ગુરુ શબ્દ થી બોલાય એટલું બોલીએ બીજું તો બીજું તો તમે જયારે જુઓ ત્યારે ખબર આપના કોઈ ગુરુ હતા એમ કે છે ગુરુ હું કોને કઉ છું કે પ્રત્યક્ષ મને જ્ઞાન આપ્યું હોય તેને ગુરુ છે પુસ્તક વાંચેલા પેલો જાતે માનતો હતો પણ ગુરુ ક્યારે કહેવાય મને મળેલા નહીં ભેગા નહીં થયેલા ગુરુ ના કહેવાય નહીં ગુરુ તો પોતાના થયેલા હોય ભેગા થયેલા હોય ગુરુ પર આપણા ધર્મમાં ધાર્યું કર્યું હોય અને ગુરુ એટલે કાયમ હેલ્પ કરે એમના ગુરુ કાયમ હેલ્પ કરે જિંદગી જગ હેલ્પ કરે મેં તો ગુરુ ના કહેવાય ને બીજા બધા નિશાના માસ્તરો શું કહે સ્કૂલ ટીચર ગુરુ લઘુત્તમ હોઈએ લઘુત્તમ અમારે નાનો કોઈ જીવ બધા મોટા તમે ખરી ગુરુત્તમ અને રિલેટિવમાં લઘુત્તમ ગુરુત્વ પુરુષ એટલે પરમાત્મા કહેવાય હજારી પરમાત્મા શું કહ્યું તમારી પાડો એટલે તમને ચિંતા ના થાય કશું ના થાય એના જેવું વિજ્ઞાન કયું હોય દુનિયામાં જે વિજ્ઞાન બધા મોટા સંતો ફરતા પણ ચડતું જ નતું ને આ તો બી રહી કરતા ઊંચી દશા અડધ રૂપિયા પછી આ હોય ને you know, the universe. There must have been people who got that, that sort of thing, that feeling. But people like us, we need to go in human form. In human form. ભગવાન ને ચિંતા હા તો ઘણા બધું આપણે કહીએ કે આપણે હું શુદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા છું એટલે તમારું સ્વરૂપ અને મારું સ્વરૂપ બધાનું સ્વરૂપ એક જ છે ને એમ કે છે કે હું કહું કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે એટલે તમારું સ્વરૂપ ને મારું સ્વરૂપ બધાનું સ્વરૂપ એક જ છે ને હા એક છે પણ લગડીઓ જુદી જુદી ભેગું મૂકે ત્યારે હોવું કેવાય તો જે જુદી છે તમે જુદી કેવાય ને લગડીઓ કેવાય રિયલ રિયલ એક જ છે ને રિયલ એટલે રિયલ એક જ છે ને રિયલ એક જ છે ને રિયલ માં એક જ છે ને કેમ જુદા જુદા દેખાય છે કે સ્ટેજ જુદી જુદી છે શું છે જે માત્ર સ્પેસ જુદી જ હોય અને તે બુખાર જુદું હોય તમે બધા હું વાત કરું તો બધા સાંભળો તમે બધા એક જ થાય ને પણ સ્પેસ માં તો જુદી જ હોય એટલે સ્પેસ ને લઈને નહી તો એક જ જાતના મુખામી હોય ને તો પછી સિનેમા ગયા પછી પોતાને ધણી જડે નહીં પાછું બીજા લઈને મસ્ત ઉભું થાય પતી ગયું બધા બધા ખાઈ સુધારતા સુધાર બોલો સમજે ને અને ફાધર ને એને લલિતા ને કે લલિતા That's why I come tell him. Just to get more purity. મેં ઘણા બધા શબ્દો મિસ કરેલા આજ્ઞામાં સમજ ધ્યાન મેં શું છે હું બધું કરી આપીશ દાદા લઈ જાવ અને બોલતી બોલતી સુઈ જઈએ પછી હવારમાં મને ક્યાં જઈશું લાગે આપડે મરી ગયા પછી આપડે ક્યાં જઈએ છીએ Thank you. મનુષ્ય થવાનો હોય મનુષ્ય જો થવાનો હોય તો મનુષ્ય સ્ત્રીનામાં દાખલ થઈ જાય છે અને જાનવર થવાનું જાનવર સ્ત્રીમાં દાખલ થઈ જાય ત્યાં દાખલ થઈ જાય છે મરે તરત સીધો ત્યાં human being. If he, he, he has to come again in the form, or suppose he has to go to this uh, animal, then uh, animal kingdom, then uh, he goes to womb of animal. Okay, so if you if you die, or if the physical body dies, the human being is big. કે હું કોણ છું અને હું ક્યાં જવાનો છું constantly thinks this. હવે આ કે છે આ વિચારો એને સતત આયા કરે છે કે હું કોણ છું અને હું ક્યાં જવાનો છું You must realize yourself. You must realize. ગોડી But realization cannot be. How do you do it? How do you do it? કેવી રીતે કરવાનું એમ? हाँ કેવી રીતે રિયલાઇઝ કરવાનું એમ પૂછે છે जो जो रियलाइज जो मुक्त पुरुष है जिसको कोई बॉस नहीं है वर्ल्ड में वही रियलाइज कर सकता है One who has realized his soul, जिसको कोई बॉस नहीं है one who has realized his soul, who is completely free, who has achieved salvation. There is no boss, no underhand of that person, that fellow. That can realize it. Not you can realize by your own, by your own method. You can't realize by your own way. Only one who has realized that can make you realization. Suppose uh, you are tied all the wrong. No. So you um, need someone to kind of pull you right, out. Right, That's already knows the route right, there. That's right, right. exactly. Otherwise you'll be going in circles. Uh-huh. And he says the person who who knows this will show you the way. And then I guess I'll let him <laughs> go. You, you understand what he says? Mm -hmm. How how does the other person? Or the person that knows, like I guess he knows, huh? or has been there. Hmm? How does he show you the way? એમ કે છે કે તમે એ વસ્તુ જોઈ છે હવે એ તમ એ તમે બીજાને કઈ રીતે દેખાડો છો કઈ રીતે by blessings and grace He, he blesses us. Yeah. Uh-huh. By His grace. His grace. And blessings. Otherwise, there is no method, no technique. Uh-huh. This is all. This is all beyond these things. Realization of self, realization of soul. <laughs> Oh, beyond the technique, beyond the method. Hmm? Because all these are means, no? Uh-huh. and goal is different than means હું તમારા બ્લેસિંગ્સ કેવી રીતે મેળવી શકું ધેટ્સ ઓલ અમે કહીએ કે અમુક ટાઈમે અમુક ગયા હોય તો This is that I will tell you that you come at certain time and at certain place. If you follow that, you will get it. એની મધર એની મધર છે ને તો ઓફ થઈ ગયેલા અને પછી એને મધર એની પાસે આયા અને એને એની મધર એની પાસે આયા અને મધરે એને એવું કહ્યું કે હું તારી પાસે ફરી આવીશ અને એને એને દસ વર્ષની બેબી છે તો કે એ જ આવેલી છે એટલે મને એમ થાય છે કે મૃત્યુ પછી પણ કઈક હોય છે He says that this is possible. Uh -huh. So that's how he believes. people are, can come back after death. Yeah, then I I knew that I was, you know, that something happens that you don't just go, and that's it. You, you, શું નામ? Gordy goes. Gordy. Gordon, and here's Gordon. the stage. Gordy કહેતો હતો ને. He says the body goes. He says after death, Yeah. the body, Body goes. goes, but I stay. I શું know. નામ? Gordy, Gordy. એ કે છે મૃત્યુ પછી આ બોડી જતી રહે છે પણ આય રહે છે I, I without my is God. I with my uh-huh. man, manush. Human. I, I with my uh-huh. is human being. I without mind is called. <coughs> I क्या बता Pure spirit. Oh, it's you know we, uh-huh. people just ask me questions. You can ask anything. What I want to know. Mine. This body is not mine not mine. This speech is not mine. This speech is not mine. Body not mine. It is Jesus. And then it goes away. He's completely separate from his body, his uh -huh. mind, his speech. Separate I and my, this separator Like saw, you know, he separate I and my, you know, what I told you in parking lot, you know. Uh-huh. So he put a line between I and mine, you know. શું નામ છે Gordy. Telling so. G-O-R-D-Y. RD? Gordy? Gordy. Gordy. Gordy. Go- R આવે નહીં Gordy? you are I and God is my. Separate I and my. with separator. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is created correct by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. on, on page 29 of the By fact, world, God is not creator of this world at all. Only scientific, circumstantial evidence. Do we say God created this world? And, you know, mm -hmm. There is no worry. No worry. He says people who have, you know, dangerous. No worry. No boss. God is no, not that boss. You see what happens is that um, You see, that is that's the thing that you have to. I is permanent. And my temporary adjustments. Adjustment. I is permanent. My temporary adjustment. That means like your wife is a temporary adjustment. Your uh, your body is a temporary adjustment. Permanent goes into rebirth stage. Permanent spirit goes into the rebirth stage. Mm -hmm. Soul. And the body will you leave behind. Because these are all adjustments. And when you are short with the eye, permanent eye goes and takes. Do, do their causes. And they have causes. And get effect. effect I told you. Golden is effective body, effective. not got Where do where do liberated spirits go? આજે આત્મા છે એને કેવી રીતના લિબરેટ કરવું છૂટો નીકળીને ક્યાં જાય છે દેહ માંથી છૂટીને આત્મા ક્યાં જાય છે આફ્ટર ક્યાં જાય છે પણ એમ પૂછે છે there is a place for that kind of કઈ છે એક જગ્યા ક્યાં છે and I know he's at least I I have no doubt in my mind. I've read all the speech. Who speaks? He says who's who's speaking? Who speaks? Who's speaking with you? Let him answer. Who speaks huh? with you? Who's speaking with you? Like now. Uh, um. um I, I guess uh, someone that has been to this other place. Original tape record, original tape record. Original tape record. speaking about And I am in research. Say what is wrong, what is right in tape record. He, he says that at present he's talking with you, he's speaking uh -huh. with you. Now what he wants to say that now you see that he is speaking. Uh-huh. He says I am not speaking. This is original tape record. going on. And I am him, that I, I is only observer of that. If I always remain in the research of this tape record. How it is going. We are not okay. તો કે હવે આ વિચારનું શું વોટ અબાઉટ થોટ્સ થોટ્સ નું શું કે છે I have no thought. No thought to When you're a self-realized soul, you don't have any thought. Without thinking power. That is only Dada. No, only Dada. No memory. No memory. No memory. No talent. No talent. No memory, no talent. No talent. When explain for cause and effect. You can have it. 24 hours. Full awareness. Of the eye. Of the soul. Uh. Of, he's in total. Uh, God is the temporary adjustment. You are permanent. God and Yourself is permanent. And God is temporary adjustment You're just a, your, your, your physical body, your station in life right now with a wife and it's just an એ કે છે કે મીટ કેમ ના ખાવું જોઈએ અમારે A, a body is not the burial ground. symmetric. It is not the burial ground. Beautiful. Understand what you said. This, your body is not the burial ground for the animals. See, when you, ki- when you that's what you. होता है जिसको कुछ दुख होता है इसको मत खाओ इसको काट के मत खाओ जिसको दुख होता है जिसको दुख दिखाता नहीं अपने को ये खाओ Uh, he said, eat. Okay, this is something that, uh, I'll see if I can do justice to what he said. He said, wherever or whichever thing, entity or thing you eat, that which does not. He says that I am not eating. He's not. I'm not eating. Some 26 years, I have not eaten. he says that since 26 years, I have not eaten a single thing. You I understand now. I am. It's It's getting real clear. મને સમજાય છે કે છે I have not eaten anything. From 26 years. The last 26 years is not eaten. નામ આપ્યું મને પચાસ વર્ષની ઉંમર કે દાદાની અણુયુદ્ધ થવાનું એ અહીંયા રિસર્ચ કરવા આવે છે દાદા ન્યુક્લિયર માટે અણુ અણુ અણુ અણુ જે છે ને અણુશક્તિ એનું રિસર્ચ માટે આવ્યો છે સાયન્ટિસ્ટ છે એ પૂછે છે કે અણુયુદ્ધ થવાનું છે uh, હવે પછી આ બધા આત્માઓ ક્યાં જશે પછી એમાં જે બધા મરી જશે તો એ બધા આત્માઓ ક્યાં જશે they will go into in animals from Animal human life. being they will go to animals animal life animal life next life will be their animals life Is it? and ચાર પ્રકાર ખાઈ ગયા એટલે ચાર વાર થશે કે ઓકે ના એમ પૂછે છે કે આ દુનિયા પરના બધા જ મનુષ્યો મરી